तो वाला है वो होगा ऐसा बोलता है ना वो गलत बात है ऐसा नहीं ऐसा नहीं बोलना चाहिए पर मगर समझ नहीं बिल्कुल तो समझ कैसा बोलने का जो ऐसा होने वाला है वो हो जाएगा नहीं तो तो अपने वो, वो कार और ट्रक चलाता है इसको बोलो कि आंखें बंद के चलाओ फिर कुछ होने वाला हो जाएगा फिर तो- समझ में नहीं तो भगवान क्या बोल रहे हैं वो लोगों की ख्याल में नहीं पब्लिक की ख्याल में नहीं है भगवान क्या बोल रहे हैं कि खुली आंख से चलाओ गाड़ी और सावधानी से चलाओ और फिर एक्सीडेंट हुआ तो वो होने वाला था इससे झगड़ा मत करो भगवान की बात आए लोग नहीं ख्याल नहीं होने वाला हो जाएगा अरे क्या है बात आप समझा गए वो अक्रम विज्ञान है ना हाँ। उसकी बड़ी खुला है खुला कर दिया है करना अरे जो कुछ पूछना तो पूछो तो सब बात ऐसी मिल जाएगी कुछ कुछ प्रॉब्लम हो तो पूछ देना चलो सावधानी पूर्वक चलो और फिर जो एक्सीडेंट हुआ वो ही होने वाला हो रहा है नहीं पहले से बोला तो आंखें बंद करके चलो ऐसे लोग हर लोग आंखें बंद करके काम करता है सब इससे काम खराबी हो जाता है सावधानी पूर्वक काम करने का फिर फिर हो गया खराबी तो इसका ये ये आया समझे ना और जो भोगवे इसकी भूल है इसको समझ में आ गया ना आपकी વાંક ઉઘડી તો ચોથી રીતે બસ દીવામાં જ રૂપ દેખાય. તો આ મરી જાય પણ એ રૂપમાં છોડે નહીં. મરી જતા પછી ઉદામાં હેતુ હકીકતે બોલવું પડે કે આ હેતુ માટે બોલે છે તો એવું પણ આવે કે આપની પાસે ઘણી વાર એવા આવે કે જેની પાસે પૈસા ના હોય તો આપ કહો કે આ કરજો એટલે પૈસા આવશે કોકની તબિયત બરાબર ના હોય તો આપ કહો કે આ કરજો એટલે તબિયત બરાબર થઈ જશે એટલે આપ હેતુ નક્કી કરીને પછી બોલવું પડે કે આમ બોલીએ એટલે બધી અડચણો સાથે દૂર થઈ જાય દાદા ભગવાન અસીમ જઈએ કારણ આપડે બોલીએ પચાસ મિનિટ રોજ છે થોડા એટલે આપની પાસે બધા આવે અને આપ કહો કોઈ તબિયત બનાવવા જાઓ તો બોલવા કહો કોઈ પાસે પૈસા કે એવું ના અડચણ હોય તો બોલવા કહો એટલે હેતુ થવા કર્યો કે આ હેતુ માટે આ બોલે છે તો એ રીતે હેતુ નક્કી કરીને બોલવું પડે કે એમને બોલીએ તો બધી અડચણો દૂર થઈ જાય નક્કી કરવાની કઈ જરૂર એમને બોલો પણ આપનારી વસ્તુ એટલે બધી બધી વાત અડચણો દૂર થઈ જાય સાથે અરે આ દાદા ભગવાન જોયા ના હોય બોલે તો એને પણ મળે એટલું બધું આપણે બળ છે એટલે એની જે ભાવના હોય એ પ્રમાણેનું ફળ મળે કે બધી અડચણો દૂર થઈ જાય બોલનાર વ્યક્તિની ભાવના હોય આ ગમતી હોય બોલે ત્યારે ખોટું ફળ ના મળે એમ નહીં પેલા ગમે તો છે પરંતુ એની જે ભાવના હોય કે મારે આ વસ્તુ દૂર કરવી છે તો એ દૂર થાય કે બધી દૂર થઈ જાય એ તો જેની ઈચ્છા પૂરી થઈ જાય જે ઈચ્છા હોય પૂરી થઈ જાય ધારો કે અમારે બ્રહ્મચર્ય પાડવું હોય તો અમારી એ બાજુની ઈચ્છા ભાવના હોય કે આ વધુ દ્રઢ થાય તો એ તો પૂરું થઈ જાય તારે પહેરવાની જ ઈચ્છા છે ને મળશે કન્યા સારી મળે તમારે ક્યાંય ઈચ્છા ઈચ્છા નથી જ્યાં પહેણ્યું નથી ને ઈચ્છા નિરીક્ષક રહેવાય આ બાજુ ઈચ્છા નહીં ભૌતિક નહીં ભૌતિક ઈચ્છા મળે નહીં બધું આ બાજુ પણ હેલ્પ કરે બાજુ એમાં પાછું દાદા બોલતી વખતે ચિત્ત ની એકાગ્રતા તો રહેવી જોઈએ ને બોલતી ઘડીએ એકાગ્રતા પૂર્વક બોલાવવું જોઈએ ને હા બોલાય ગમે તેવો મન સુરતે થઈ ગયું હોય બોલે એટલે બે ત્રણ મિનિટમાં થઈ જાય એ ખરું છે એટલે કેશ બેંક કહીએ છીએ ને આપણે આપે વડોદરા એક વાર કીધેલું વડોદરા માં આપે એક વાર કીધેલું કે આ બોલો મિકેનિકલ ના હોવું જોઈએ ઉપયોગ પૂર્વક બોલવું જોઈએ આ બોલો એ મિકેનિકલી ઉપયોગ પૂર્વક એટલે કઈ રીતનું માટે માટે અને એ તો કઈ માટે બોલવું પડતું હતું ને એ તો બહુ અડચણ હોય તો બોલ કરે આપણે ટોળામાં બેઠેલા હોય ત્યારે ગમે તે દાદા ભગવાન નો સિંહ થોડું મોટેથી બોલાય છે મનમાં જ બોલાય ને ભાવ તો દાદા નો જોઈને આમ તો રામમોહનભાઈ પૂછે છે કે આપણે ટોળામાં બેઠા હોઈએ બહાર ત્યારે તો કે દાદા ભગવાન નો સિંહ જે કારણ મોટેથી ના બોલાય આપણાથી ત્યારે તો મનમાં જ બોલીએ કેમ બહાર ના બોલાય ટોળામાં એટલે બીજે બહાર બેઠા હોઈએ કોઈ જગ્યાએ મીટિંગ માં ગયા હોય કોઈ જગ્યાએ એવી જગ્યા હોય પબ્લિક માં આગા પાછા થઈને બે બોલાય ને પાછું એટલે એમનું કહેવાનું એવું છે કે આપણે જે જગ્યાએ મોઢેથી બોલી ના શકાતું હોય તે જગ્યાએ મનમાં બોલ્યા કરે આપણે તો કે ભાવ તો કે દાદા માટેનો હોય ને ફાયદાકારક નથી પેલા જેવું ફાયદાકારક બે વચ્ચે ડિફરન્સ શું દાદા બે વચ્ચે ડિફરન્સ શું હા બોલે તો ના નહીં આ મોટેથી બોલવામાંથી સંપૂર્ણ ફળ મળે છે અને આ મનમાં બોલવાની ફળ નથી મળતું એનું કારણ શું બે વચ્ચે સાયન્ટિફિક રિઝલ્ટ છે એટલે બધા પરમાણુ અશુદ્ધ નીકળી જાય એવું હા પરમાણુ બધા નીકળી જાય ને જોશ થી બધા નીકળી જાય મનમાં બોલવાથી ના નીકળે પરમાણુ એટલે અશુદ્ધ પરમાણુ નીકળી જાય શુદ્ધ પરમાણુ સેટઅપ થઈ જાય અને ચપ્પા પડવાની જરૂર સાયન્ટિફિક રિઝલ્ટ છે મનમાં તમે બોલીએ બે શબ્દો રહી જાય પછી શું સાયન્ટિફિક રીઝન શું દાદા બોલે છે આખો દાડો ઘણા લોકો બોલ્યા છે મનમાં બોલ્યા કરે કાયમ મનમાં બોલું છું હું કાયમ મનમાં જ બોલું છું કે વાંધો નહીં બીજો ભાવ તમને તો અનુકૂળ આવી ગયેલું છે બીજા બીજા માટે છે આ બધી વાત બીજા માટે તમારી જે ઘરમાં બધું બોલવું હોય ને બધા હાથે બાજી બધા બીજું નહીં મગજ બીજા મત્ર બધા પહેરે નહીં રાઈટ સર સાયન્ટિફિક રિઝલ્ટ શું આની પાછળનું સાયન્ટિફિક રિઝલ્ટ શું આની પાછળનું સાયન્ટિફિકલી આ કેવી રીતે સમજાવી શકાય આ વસ્તુ સાયન્ટિફિકલી સમજાવી કેવી રીતે શકાય સાયન્ટિફિકલી આ વસ્તુ કેવી રીતે સમજાવી શકાય સાયન્ટિફિકલી હા બધું જોરથી બોલવા થાય કે એનાથી બધા પરમાણુ બધા બહાર નીકળતા જાય અને પછી નવા સેટઅપ થાય પછી જોરથી બોલવાથી આજુબાજુ વાતાવરણ ક્લિયર કરે બધી બહુ બહુ બધું બહુ રીતો છે પાછા પણ બહુ જોરથી નહીં પાછું સહજતાથી આપડા બોલીએ મનમાં બોલે તમારું સારું છે પણ માધી ને બધા જોડે બોલવું હોય તમારે બોલાવવું બોલાવવું જોઈએ આવી રીતે ના એ તો અમે બે તો સાથે જ બોલીએ અમે નો ભાવ હોય તો એ શક્તિ વધી જાય પૂતગલ ની તો ઉલટું ગાય વળું જાય હા ભાઈ એ તો આ તો બધું તમારી ભાવના પ્રમાણ પડે બધા કરવાની શી જરૂર આપડે હા તો હપ્તીમાં આવ્યો અર્ચના આવ્યો તો ઠીક છે બતાવો જે ચેક ને બતાવાય ને આ ચેક ને ધીરેલા રૂપિયા નથી આવતા એ બોલે તે હેતુ થી બોલે તો ત્યારે આવે શું એમાં નુકસાન એ શું આપણે હેલ્પ થાય આપણા એમાં શું નુકસાન પેલા મન પૂરું થાય નવું નવું કલ્પના બોલો છો નહીં બોલતા આજુબાજુ ઓળખાતા બીજા માણસ મન પૂરો થાય પૂરો સાર છે પછી પાંચ આજ્ઞા આખા વલ નો સાર પાંચમી આજ્ઞા બરોબર સમજાતી નથી જરા પાંચમી આજ્ઞા એટલે આપણે જેટલી આજ્ઞા પાડીએ એટલો ચોપડા જમે થાય ઓછી પાડી તો ઓછી જમે થાય વધારે પડે વધારે અને જેટલો સત્સંગમાં આવીએ તે જમે થાય આ તમે પાછા આવ્યા એટલે પાછું જમે એવું જમત કરાવવું જોઈએ ને એ તો ચોપડા જમત કરાવી દેવું અમેરિકા ત્યાં જમે કરાવ્યું કેટલા જોડે જોડે છે પછી ત્રણ ચાર મહિના પછી જયંતિ આવશે ધર્મ જયંતિ પૂછે છે કે આપડે દાદાની સાથે ફરીએ એટલે કોઈ ત્યાં જમીએ કરીએ રહીએ બધું એટલે આપણા પર ઋણ ચડે ને બધું ઋણ એવું કઈ નહીં તો આપણે બધે જતા નથી ભાવના હોય તો અને તે હંમેશા બબે થઈ લેવાનું કઈ એટલે પંદર મહિને આપણે એમની બધી સેવા લઈએ ના ઋણ તો કશે ઋણ કશે નહીં કારણ મહાત્માઓ છે ને આ તો બધા મહાત્માઓ તો ઋણ કે બહાર જે ઋણ મહાત્મા બધા ઋણ તમારે તો ચાર દાડા હોય તેમનું તો એનું ઋણ નહીં મહાત્મા મહિના મહિને ઉધી રાખે વાત પણ તે વાડી ક્યાંથી લાવે છે ઘેર સુવાની સેગડો નથી જવાડવા માતા નહીં આવે પણ સુવાની સેગડો હવે તો કુટુંબ મોટું થતું ચાલ્યો દાદા એમને એક મકાન તો ભાડે રાખી દીધું એટલા માટે આ બધું ગેસ આવે એટલા એક મકાન ઔરંગાબાદ એક જગ્યાએ ખંભાત અને ત્રીજું છે તે આણંદ આણંદ આણંદ માં આણંદ માં આણંદ પામવું પૂછે છે કે જેવી રીતે કૃષ્ણ ભગવાન થઈ ગયા રામ થઈ ગયા એમનો ધર્મ કે આખી દુનિયા બધે ફેલાયો છે કૃષ્ણ ભગવાન રામ એમનો ધર્મ આખી દુનિયામાં ફેલાયો છે બધે ઘણા લોકો પામ્યા છે એવી રીતે દાદાના ધર્મ આખી દુનિયા ફેલા છે ને અત્યારે ગુજરાતી તરીકે આપણે થોડાક જ લોકો લાભ પામ્યા છે કૃષ્ણ ભગવાન એ બધાના પેલા શરૂઆત માં પાંચે હજાર સુધી ચાલેલું જ નહીં આ તો કેટલા વર્ષો પાંચ હજાર વર્ષ એકાવન છે વર્ષે કૃષ્ણ ભગવાન રામ ને રામ ને બાવીસ હજાર વર્ષે વધતું વધતું બધું બધું સરસ સરસ કારણ કે અમે તો અત્યારે તો આ આપણે અત્યારે તો ખાલી ગુજરાતી લોકોને જ લાભ થયો છે અત્યારે જે થોડા ઘણા ગુજરાતીઓ છે એમને જ લાભ થયો છે અત્યારે તો દાદાના વિજ્ઞાન થી હા એ તો બધું ધીમે ધીમે બધું ફેલાયા ઘણું ફેલાયું ઘણું કૃષ્ણ ફેલાયેલો બધા એ કે છે ને બધા આટલા ભગવાન થઈ ગયા દસ એ કોઈ નહીં બધું એ તો કચ્ચા હતા મચ્ચા તો હતા છે બધું છોકરા માસલા ભગવાન છે કસલો કાચબો છે ચાલો એ વસ્તુ માત્ર નો સ્વભાવ છે ઇટરનલ વસ્તુ નો ઉત્પન્ન થવું વિનાશ થયો અને ધ્રુવ પણ રહેવું ઉત્પન્ન થવું વિનાશ થયું ધ્રુવ પણ રહેવું એનું રૂપક આ લોકો બ્રહ્મા વિષ્ણુ ના લોકો સમજ્યા વગર મૂર્તિઓ ભજન કરાવે વાત ભગવાન મૂર્તિઓ રહી ગયા ને કહેવાની ક્યાં વાત ચાલી ચોપડવાની પી જાય શું કરે રિએક્શન આવે રિએક્શન આવે રિએક્શન આવે હવે મળી તો જાય તો પછી આ મહેશ ને શંકર ભગવાન જો જુદા છે શિવ છે આપડે અહીં જેમ કહે છે બ્રહ્મા વિષ્ણુ ને મહેશ મહેશ એટલે શંકર ભગવાન ને શિવજી ને કલ્યાણ પછી મહેશ કરીને બધા શિવજી ને પૂજા છે કેટલાક ના કેટલાક પેલા લિંગ ને પૂજે છે કેટલાક મૂર્તિ ને પૂજે છે હાથ વરગાડેલા ને <laughs> ચાલે કરતી સુવાલો જવાબદારી નહીં એટલું છે ગપ ગુણ્યા ગપ એ સુવાલો ગપ ગુણ્યા ગપ એ છૂટું આવે ગપે ગપતું આખો સાથે થઈ જાય કઈ કઈ રકમ જોઈએ બારે બારે જ જોઈએ ને બાર બાર એકસો ચોવીસ ના બાર વાર તો પછી તો કઈ ખબર પડી એટલે એનું વિભાજન થઈ શકે પણ છેલ્લે તો વાત જ ને ગમે રકમ બધું કરી શકાય રજીસ ઉપર તો દાવો માંડ્યો હતો એમણે લાવજો દેવી આપણે કહીએ આપણે બોલીએ એને ભલે સમજણ નથી પડતી પણ એને બધી અસર થાય આપડી બેબી છે એને આપણા શબ્દો ની અસર થાય બધી આપણે વાતો કરતા હોય તો એને અસર એને સમજાતું તો છે નહી છતાં અસર થાય હા શબ્દો એટલે સારી છે કહીએ તો એને સારી અસર થાય એવું સાથી પરમાણુ બધી લેવલ હું મનમાં ખરાબ ભાવ કરું તો મમ્મી મને તો પહોંચી જાય એકદમ એને ખબર ના પડે પોતે એને ફળ મળે એને પહોંચવાનું એને ફળ મળે મને મળે એને મળે તને મળે એનું રિએક્શન તને મળે ને એને ત્યાં જે કર્યું તેને મળે એવું કે તને કઈ ગયો મને કઈ ગયો વાર્તા એમાં મતી ફરે છે છૂટા પડ્યા પછી મતી ફરી પછી ફરી આવે છે હવે નહીં એટલે એ સામ સામે વિચારણા બદલાય એટલે એની અસર ત્યાં તરત પહોંચે તને કહી ગયે મને કહી ગયે સાધારણ રીતે સમજો ફાઇલ નંબર બે છે ઘણી વાર આપણને એમ લાગે કે આપણે એના કરતા ઊંચા જવા જોઈએ એનાથી પછી દર્શન થયા એટલે પણ એ આપણે સ્પીડ કરે એ સ્પીડ કરે પછી તમારી પણ પેલું મનમાં એવું રહ્યા કરે કે આપણાથી આકર્ષણ થાય આપણે કહ્યું કેમ ના માને કહ્યું તો આપણી સત તો માને ના સત હોય માને ધણી સત કર્યા છત ના હોય કોણ માનું એ છત એટલે ખબર બની ગયો <laughs> મારા કરતા દાદા વર્ષથી મોટી હતી ચાર જણ થયો તમારે બાવીસ માં રહે ને બધા બા ને કે બા ભાઈ આયા ને ત્યાંથી માથે ઓળતા શીખ્યો નહીં અમે તો માથે નથી વચ્ચે ગભરામણ થાય આમ ના એ શું કામની શું થાય પણ એ ફાયદો શું પણ એ જેવી ભીખ રાખીને ફાયદો શું તાપ લાગે તાપ મીઠું બોલતું એમ થયું એનો એને તાપ બહુ લાગે તો પછી શાંતતા જ પાડવી સારું શાંત રહેવું એ સારું એના કરતા એટલે શાંત વર્તન રાખવું એ સારું તો શાંત જ રાખવું આલોક લોક કરે એવું નહીં જો મશીન ને ચેક નટ હોય ચેક નટ થઈ ના થઈ એ જ ને એટલે પેલું ખબર જ ના કે આ ઉપડે છે કે નહીં એમ ઘણી વાર એવું લાગે કે આ ઉપડે છે પણ ના ઉપડતું હોય અને આપણે ચેકનેટ દબાવીએ પછી અસર ઊંધી થાય છે એ જ ને એ પકડાતું નથી દાદા ના એ તો થોડો થોડો ટાઈમે થાય તો ખરું જ ને સ્વભાવ છોડે નહીં ને દાદાજી નો માર્ગ છે વિનય ની ચૂકવો બસ વિનય વિનય આ તમે સ્લીપ થાવ છો કે યાર નહીં થઈ બાકી લઈ દંડન ફરી વળી એમ જ મજા એના કરતા ગુના જમાના ત્યાં ભણ્યા હવે વિનય રાખો એમ ચર્ચા કરી કે દાદાજી નો વિનય ધર્મ છે વિનય રાખવો કવિ મહાત્મા ધર્મ મહાત્મા વિનય રાખવો અને હું આવું તારું વિનય ગોળ પાડું હાથ બાદ નહીં બોલો હાથ બાદ બોલો ને ગુનો ત્રીજો જાત ઉતારે ના બીવડાવું ખરો દાદા એવું બીવડાવું કે આપી ગુસ્સો આવશે તો ગુસ્સો આવશે તો આપી દઈશ એટલે કઉ છું સંચેડ તો નહીં મને ના મેં કહ્યું તું કે મને સંચેડ તો નહીં પણ ગુસ્સો બહુ ખરાબ છે ઉપાડી જો પછી જોઈશું કે છે પેલા ઉપાડી તો જો પછી જોઈશું ત્રીજા તીજા માન રાખે અરે આપડે એ રૂમ માં આવ્યા એક મુસલમાન એથી પચીસ વર્ષ નો પચીસ સુધારી બંધી કેટલા વખત કરે પાંચ વખત રાત્રે કેટલા સાડા ત્રણ વાગે સાડા ત્રણ વાગે હાથ વર્ષે હૃદય <laughs> દાદી બાદી કોઈ ક્યાં ગયા कोई जगह पे वस्तु भेज नहीं देखा है वह मुझे मेरे उसको देखता है मैं खुश खुश होता है पति गए कि मेरे, मेरे को दुनिया में प्यारे में प्यारी चीज खाना है हाँ। और अगर औरत के साथ झगड़ा करूँ तो मुझे खाना कहाँ से मिलेगा नहीं नहीं तो औरत नहीं है मैं तने कुछ नहीं આપડે નિધન નો જેવા ના આપડે કેવું વિનય મળ્યો હું વિનય રાખી નહીં તો પછી દાદાજી પાસે લઈને મૂકવી પડશે કહે જે તું ગાય બોલ્યા તો ગળ્યા કરવાનો ફાયદો નથી શ્રદ્ધા કરવાનો ફાયદો કારણ કે એ રમા કહેવાય શું કે રમા પ્રિય એટલે રમા રમા એટલે રમા સ્ત્રી એટલે રમા શાસ્ત્ર શું કહ્યું રમા રમાડવી સહેલ છે પૂરી મહા મુશ્કેલ છે એને આવડે એવા ના દસ છોકરાઓને ખાઈ જાય અરે એવી એ વિચારમાં પડવું નહીં જૂના જંગલી વિચારો પડવું નહીં આપણે નવા વિનયમાં તમે વિનય નીકળતો અત્યારે વાત મૂકી તે એની વાત કે ભાઈ આ બધાની વચ્ચે આબરું બગાડી એમાં શું ચોખવટ થાય તો સારું ને આપડે બધાની વચ્ચે દાદા એકલા હોય ઠીક છે બધાને થાય છે ને આપડે એકદમ ને એવું જ છે કોઈ કહી ના દે કે આ બધા કોઈ કહી ના દે કહી દે તો ચેતાય નહીં પછી કોઈ તો લાલ ખાય એવો બી બસતા એવું મિત્ર ની બાબત મિત્ર ની બાબત સાહેબાનલાલ નું નામ લઈને મેં અત્યારે હજી હીરાબેન પાસે જતો તમે મુંબઈ જવાના છે તમે શું કરે ચૂપ કરી દઈ ગયા હજી મને તમારે ગમતું નહીં એવું કહું એને હાલ લાગે સારું લાગે ને સાચું અને હાથું આપડે બોલીએ હાથું એવું કે ના તમને ગમતું ના એવું તો કેમ હાલ્યા હોય કઈ ગમે હીરા પાણી વગર ગમતું નથી એવું તો કેમનું લાગે આ કેવા જાય તો ફસાઈ જાય આ કેવા જાય તો ફસાઈ જાય તમને બધું આવડે અમારે દરેક ને સુખ થાય એવું અમારે બોલવાનું જોઈએ દરેક ને સુખ કેમ વધે તારે મમ્મી પણ શું બધે એવું બોલે દરેક ચૌદ પંદર હતી અને વાઈફે કઈ વાઈફ લોકો ચડી દે એમાં ચડી દે એને કઈ ઊંચા આવતી ચડી દે તો પડકાર હજુ ચડી ના પંદર આપડે હા બોલ્યા એક દાડા આપડે પણ સ્વરૂપ માં આવી જતું એવું થઈ જાય એવું બધું મનમાં કરતા ને બે જાતનો પ્રેમ રાખો એક માં ભાવે પ્રેમ રાખો અને બીજો આ શક્તિ ભાવ આકાશથી ગણોતી લેતી પણ શુદ્ધાર્થ ભગવાન નથી મારી પોતાનો ભાવ નહીં આવતો એ બધા મારી પર ભાવ આવે કારણ હું કોની પર ભાવ નહીં રાખતો બધા બોલા ના અને મારે એના આગળ મને ગમતું નહીં એ મેં કહ્યું અને એને મારા આગળ ગમે છે મારા આગળ ગમે છે ને હું પંદર જતો તને ગમશે ને બોલ ને પૂછે છે પેલા ફટાકડા ફૂટવાના છે ને તો અમારે ક્યાં રહેવું આપડે ભાઈ પૂછે છે ભાઈ પૂછે છે કે અમારે ક્યાં રહેવું તમારે ઓછા છે દાદા ભગવાન નામ દેશે ને એટલે તે દાદા ખબર પડશે તે એમને ખબર નહીં પડે ફટાકડા પડે એટલે એમને આપવાનું વિચાર થઈ જાય એમને અહીંયા વિચાર થઈ ઇન્ડિયા વિચાર થઈ ગયો મૂકવા જેવું એક જણ જોડે એક મિત્ર રાખે તો વિશ્વાસ રાખવા જેવો આ મિત્ર છે તમે તો એને દુઃખ થાય એવું નહીં હોતું ચડી બળી ના દે બાકી નીચે આવે ભગવાન ખતમ કરો રાખે Dov'è? Dov'è? Quando mi fa appunto di arate લીંબુ ઉપર લીંબુ કેમ આવશે પાણી પાણી પાતો નહીં મળે સાંભળો સાધારણ મધર પર ફાધર ને મધર અનસર્ટિફાઈડ અનસર્ટિફાઈડ ફાધર ને મધર વાંચ્યું છે એ વાંચ્યું છે પ્રતિભાવી રહેવું જોઈએ શું જિમ્મેદારી છોકરાના હું જતે આગળ છોકરા જે આગળ છોકરાના બાપ છે કેવું હોય તો ભાંગી કેવું મગજ ઉઠી જાય એવું આભાસ ક્યાં મળે એને મળે ભૂલ ચૂક થઈ એવી હતી કોઈ ચડી ના દે કેજે ચડી બે કેજે ને મારી પર દવાઓ બધી છીએ કે સપનામાં જીવતા હોય એવું છે રાક્ષસ છીએ કે બીજું કઈ છીએ આપણે આપણે સપનામાં જીવ આપણે કોઈ બીજા રાક્ષસ છીએ કે બીજું કઈ છીએ આપણે સપનામાં જીવતા છીએ કે સાચા જીવતા છીએ મને કેવું લાગે સપનામાં જીવતા સપનામાં જીવતા પપ્પા જી સાચા જીવતા મમ્મી સાચા જીવતા હું કોણ છું પછી હું કોણ છું પછી હું હું પોતે હું કોણ છું પછી કઈ હાથું જીવું સપનામાં જીવું કોના સપનામાં હું કોના સપનામાં જીવું છું કોના સપનામાં ના એટલે કોકરે સપનું આવે ને એમાં આપણે હોઈએ એવું હું કોના સપનામાં છું એમ જીતો સારું સપનું કોણ આવતી શું તમે તો ભગવાન છો ના આવું નથી હજુ જોતું છે કોઈ યાર મારા મામી થાય મારા મામા થાય ને દાદા થાય કાકા થાય બુઆ થાય આવું હતું તમે તો કહો છો કે આ સાચા છે ને હું સપનામાં છું એટલે મમ્મી પપ્પા સાચા છે ને હું સપનામાં છું કેમનું એ સાચા છે જ્ઞાન આપેલું છે બંને જ્ઞાન આપ્યું એટલે સાચા જ્ઞાન આપ્યું એટલે સાચા સપના વચ્ચે ગાળે જ્ઞાન આપ્યું એટલે સપના વચ્ચે ગાળવાનું પણ આપણે સપનામાં કોના હોઈએ કોના છીએ આપણે કોના સપનામાં છીએ કોના સપના શું ખબર પડે છે તને સપનું કોનું આવે છે તો દાદા નું સપનું આવે છે શું હોય એની બહાર શું હોય આ પૃથ્વી છે એનો કોઈ દિવસ એન્ડ જ ના આવે આ ગોળ છે એમાં શરૂઆત એ ક્યાં છે ના એ શરૂઆત ના ગણ એવું ના ગોળ હોય તેમાં શરૂઆત ક્યાં છે શરૂઆત છૂટી હોય કારણ કે અહીંથી ચાલુ છે સર્કલ ની અંદર શરૂઆત ક્યાંથી થાય ગોળ માં શરૂઆત બધું ગોળ ગોળ ગોળ ગોળ બધું છે તારી બિગીનિંગ પર આ ગોળ ની બિગીનિંગ પર તું ભરે તારી બિગીનિંગ એમ તારો એન્ડ આવે પણ આ તો ગોળ આ તો ગોળ નું ગોળ દે ને તું ભરો ને તે તારો બિગિનિંગ થઈ તું અહીં આવ્યો ધ્યાન થઈ તારી પણ આ તો ગોળ નું ગોળ દે ને બિગિનિંગ એન્ડ વગર નું શરૂ કરી હશે અહીંયાથી તો પણ શરૂ કરી જશે આ માળા જેને બનાવી હશે એને કઈક થી શરૂ તો કરી હશે ને માળા બનાવવાની જયારે શરૂઆત કરી હશે એને કઈક થી તો શરૂ કરી હશે ને માળા બનાવેલી હોય આ જે જગત બનાવેલું હોય ને એટલે આમ નામ ગોળ નું ગોળ જ છે મારા બનાવેલી કરી એમાં શરૂઆત કરી આગળ પણ હવે રાઉન્ડ થયા પછી તેની શરૂઆત ધ્યાન હોય નહીં પણ આને તો આ દુનિયામાં તો કશું કોઈ બનાવવું જ નહીં પડે બધું ગોળનું ગોળ સૂર્યનારાયણ ગોળ પૃથ્વી ગોળ બધું ગોળ એટલે કે એક દિવસ તો પણ આવશે આનો આ પૃથ્વીનો હા અનંત કાળ એન્ડ જ નહીં તારે લાવો છે એમને ના પણ મિયા બી સાહેબ હિન્દુ ડેમોક્રેટિક છે દેવ જેવું આવડે ને તો કામ ભગવાન ના થાય પણ ભગવાન ભય તો થાય ગણેશના બેન તું હતું થવા દેવાનું હોય છે એટલે આમ ધારવાનું હોતું નથી પણ કલાકો ડિસાઈડ કરી આપે કે હવે આવતીકાલે ક્યાં જવાનું છે અને આમ નથી કરવાનું આમ કરવાનું છે એટલે આવું ધારવાનું રહેતું જ નથી એ તો ધારું છું ને પછી એ પ્રમાણે થતું નથી શું કરું પછી રડવું રાતે એટલે પછી ગુજરાત એટલે ખબર પડે કે માર ખાધો ધારી ના થાય એટલે મય પછી સમવેદન થાય એટલે પછી પાછી છૂટું મળી જાય ધાર્યું થવામાં તો અત્યાર સુધી ની ભૂલ જે થઈ છે ને આવતો બહુ બંધવા માટે કારણ ધાર્યું ધાર્યું થતું હોતું નથી પણ આવતો